એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વેરાવળમાં બેઠા બેઠા પિયુષભાઈ વાર્તા સાંભળે છે આવો આવો પિયુષભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ભલી ઉંદરડી એક ઉંદરડી બહુ ભૂંડી હતી હો એ કઈ ભલી નહોતી ત્યારે એ તો ખૂબ ભૂંડી હતી એટલે સૌ તેની સાથે રીસાયા હતા એક દિવસ ઉંદરડી સાથે કોઈ રમવા તૈયાર ન થયું એટલે તો બહાર નીકળી ઝાડની ડાળે ચકલી બેઠી હતી ઉંદરડી તેને કે ચકી બેન ચકી બેન મારી સાથે રમવા આવો ને ચકલી તો બોલી ઘીને ખીચડી ખાઉં છું રમવા હું ન જાઉં છું ચકલી ન આવી એટલે તો ભૂંડી ભૂંડી ઉંદરડી આગળ ચાલી ભાઈ હો ઝાડ ઉપર ખિસકોલી દોડા દોડી કરતી હતી ચી ચી ચી ચી ચી ચી ચી કરીને એમ કરે ઉંદરડી કહે એ ખિસકોલી બેન મારી સાથે રમવા આવો ને ખિસકોલી બોલી અરે તું તો ગાળો બોલે છે તણખલાની તોલે છે તારા જેવી ભૂંડીની સાથે કોણ રમે ઉંદરડી આગળ ચાલી સામેથી સસલા ભાઈ આવતા હતા એટલે ઉંદરડી સસલાભાઈને જોઈને કે સસલાભાઈ મારી સાથે રમશો ને સસલો કે ના રે વાત વાતમાં લડતી તું તારી સાથે રમું ન હું ભૂંડી ઉંદરડી તો રડવા જેવી થઈ ગઈ ઓ પિયુષભાઈ એની સાથે કોઈ રમતું નહોતું ઉંદરડી પછી તો આગળ ચાલી નદી કિનારે દેડકાભાઈ ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ કરતા હતા ઉંદરડી કે દેડકા ભાઈ ચાલો ને આપણે રમીએ દેડકા ભાઈ કે ગંદી ગોબરી રહેતી તું તારી સાથે રમવું શું ડ્રાઉ ડ્રાઉ ઉંદરડી તો ચીડાઈ ગઈ પટપટ પટપટ પટપટ પૂંછડી પટપટાવવા લાગી પણ કરે શું ઉંદરડી પછી તો ચાલી ગયો ચાર ગલુડિયા આંધળો પાટો રમતા હતા ઉંદરડીને આંધળો પાટો રમવાનું ઘણું ગમતું હતું એટલે એ તો ગલુડિયા પાસે જઈને બોલી મને રમાડો મને રમાડો ઉંદરડીને જોઈ એટલે એક ગલુડિયાએ કહ્યું તને નહીં રમાડીએ અમારી બાએ તારી સાથે રમવાની અમને ના પાડી છે ભૂંડી ઉંદરડી તો ઘણું રખડી પણ એની સાથે રમવા કોઈ તૈયાર ન થયું છેવટે ઉંદરડી તો થાકી ભાઈ હો ઢીલી ઢસ થઈને એક ઝાડના થડ પાસે તો બેઠી આંખોમાં આંસુ આવી ગયા ડબ ડબ ડબ આંસુ ટપકાવવા ઉંદરડી રડવા લાગી ટપકાવીને ઓ ઝાડની ડાળે એક પોપટ બેઠેલો એ તો ગીત ગાતો હતો ચાંચ છે રાતી કાંઠલો કાળો પાંખ છે મારી લીલી લીમડા ડાળે મારો માળો ખાવાને લીંબોળી મારું નામ છે પોપટભાઈ મારું નામ છે પોપટભાઈ ઉંદરડીને જોઈને પોપટ કે ઉંદરડી રે ઉંદરડી બેઠા સાથી વનની વાટે આમ રડો છો શાને માટે ઉંદરડીએ પોતાના દુઃખની વાત કરી હો છોકરાઓ પોપટ કે તમે ભૂંડા છો વાત વાતમાં ગાળો બોલો છો રીસાઈ જાઓ છો અને ગંદા રહો છો અને નાતા તો છો જ નહીં અને વળી ઝઘડા કર્યા કરો છો બધા સાથે આ બધું બંધ કરો તો જ બધા તમારી સાથે રમશે ઉંદરડી સમજી ગયો ભાઈ ભૂંડા ગુણ મૂકી દીધા ભૂંડી ઉંદરડી પછી તો ભલી થઈ ગઈ સારી બની ગઈ ઉંદરડી આ વાતની ખબર પડી એટલે બીજા પશુ પંખીઓ રાજી થયા ઉંદરડી સાથે રમવા ચકલી આવી ખિસકોલી આવી સસલાભાઈ ને દેડકાભાઈ પણ આવી ગયા હો ગલુડિયા પણ હવે શું કામ ન આવે બધા ભેગા થઈને આંધળો પાટો રમતા હતા તે વખતે ઝાડની ડાળે બેઠેલા પોપટભાઈ કે ઉંદરડી બેન કંઈક ગીત ગાવો ને ઉંદરડી તો તાનમાં હતી રમતા રમતા તો ગાવા લાગી હવે કદી હું નારી સાવ સાબુ લઈને રોજ રે નાવ ગાળો હું ન બોલું કોઈ વાત વાતમાં પડું ન રોય ભલાઈના હું કરતી કામ ભલી ઉંદરડી મારું નામ ગીત સાંભળીને સૌએ તાળીઓ પાડી પછી તો ભાઈ કાધું પીધું ને રાજ કર્યું તો ભૂલકાઓ આવી હતી આ ભલી ઉંદરડીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હવે જલ્દી જલ્દી વાર્તા સાંભળવા આવી જજો પાછા આવજો